બે બાજુ એનું ના થઈ જવું જોઈએ એક બાજુ રહેવું જોઈએ સાંઈ બાબાને રિલેટિવ છે આ રિયલ છે બેને ભિક્ષાકાર કરે તો ફાયદો ના થાય એનો બીજું નુકસાન કંઈ છે ને અને અમને એવું કશું લેવા દેવાનું તમારે સાહેબ છે ગમે ત્યાં કરતો હોય તે બધું રિલેટિવ છે અને તે અહીંયા આવવું એનો વાંધો નથી તો સાંઈ બાબાનું એની સાથે કેટલાકને એની એ રહે છે અને રિલિજિયસન રહેશે એને શાંતિ રહેશે લોકોને તો પછી એને ના કહી દઉં કે ત્યારે શાંતિ રહેશે શું કરે તો જેને શાંતિ ના રહેશે જેને પરમાનન્ટ સુખ જોઈતું હોય જેને ભગવાન તપાસ હોય તેને મારી રિયલમાં આ બધા ભેગા કરી શું કરું પછી એટલે બને એટલા હું એમને કહી દઉં કે તમારે જો નભાઈ શકતા હોય દબાઈ લે કોઈ કહેતું ના એ બેન જ પૂછે છે એ બેન જ પૂછે છે બેન જ પૂછે છે આ સાંઈ બાબા કૃષ્ણ ભગવાન માં માનતા હોય તો નામ લેવાય ખરું બીજું કોણ શિવ ભગવાન શંકર શંકર ભગવાન શંકર તમે જોયેલા નહીં નથી ગયા અમે જ્યોતિર્લિંગમાં જઈએ ને મંદિર બારમું જ્યોતિર્લિંગ છે ત્યાં આગળ ઇલોરા પાસે ચાલીસ ઘંટા અરે ત્યાં જ્યોતિર્લિંગ બારમું જ્યોતિર્લિંગ ત્યાં જઈએ તો ત્યાંના બ્રાહ્મણો છે તે પૂજા કરી તેની પછી અમારી પૂજા કરે જાતે આવે મારું પછી અમને કે દસ એક જઈએ છીએ આખા ગામને દર્શન આપી અને અમે તો મહાદેવજીને જઈને અત્યારે બોલીએ કે ત્રિશુલ જતા હું જગત ઘેર કિનારો શંકર પણ હું નીલકંઠ હું છું શું કહ્યું એટલે તે મૂર્તિ બોધાય બધી જાતે આવે જાતે જાતે આવે તો વાંધો કરો પછી ત્યાં આગળ ડાકોર જઈએ ત્યારે શું બોલીએ ડાકોર જઈએ ત્યારે રણછોડજી મહારાજ રણછોડભાઈ કે જય બોલીએ એક તો મંદિરમાં બેસે નહીં એટલે બધા દર્શન કરવાના ત્યાંની કમિટી મંદિરની એ દર્શન કરવાની સંતોષજી જાતે આવ્યા પછી પૂજારીઓ દર્શન કરવાના પછી પાછું હું દર્શન કરવાનો રણછોડજીના મને ઊંચા કરી દર્શન કરાવ્યા અને પછી સાથે બહાર મારી ખુરશીમાં મને બેહાડી અને પેલા બોલે માથ મારો આપણા શું બોલે દાદા ભગવાન જયંત મહાત્મા તો છે શું બોલે ખબર નથી મહાત્મા તો છે રણછોડરાય નું હૃદય કમર બોલે ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર રણછોડરાય નું હૃદય કમર ઊંચું એવું બોલે છે એટલે દર્શન કરે મંદિરમાં મંદિરમાં ક્યાંય દર્શન કરે એટલે ના હોય તો અવાજ વાયું કરી લે તો ચાલે This is the cash bank of divine મહાવીર અને તે કૃષ્ણ તે રણછોડજી તે મહાદેવજી અંબાજી માતા પણ શું કહ્યું તાર જે લઈ લે ને ભરત ભરતવારી કે લોકોના કલ્યાણ માટે મંદિર પર જે તેમાં પણ પણ મુકતા છે તમારી નજીક મંદિર બાજુ કૃષ્ણ ભગવાન રામ કૃષ્ણ લક્ષ્મણ ઠીક છે બધા જ જેવો હોય બધા જ જેવો બધા જ જેવો એક બાજુ કૃષ્ણ ભગવાન વચ્ચે સુમંદર સ્વામી આ બાજુ શિવ શિવજીનું લઈ એ ટાઈમ તો મોટો લેવાનો બધો અને કૃષ્ણની નીચે અંબારી માતાજી જબરદસ્ત શિવની નીચે લિંગની લિંગ નિમિત્તે મહાદેવજી પાર્વતી અને ગણપતિ મોટી મૂર્તિ બધી બહુ મૂર્તિ આવે લોકોને કલ્યાણ થયા લોકો પક્ષપાત થઈ ગયા છે ને આ અમારું આ તમારું એનું કોઈ ધર્મ હોઈ શકે પક્ષપાતી નહીં રહેવું જોઈએ પક્ષપાતમાં સ્ટેન્ડર્ડ માં ભણવું જોઈએ ખરું પણ આ સ્ટેન્ડર્ડ અમારું સ્થાપિત છે પેલા ખોટું એવું ના હોવું એવું તમારે તો તારી સ્ટેન્ડર્ડ અમારું હાથ એવું બોલ્યા છે કઈ નથી નહીં તમારે સીન સીનો વાંધો છે ત્યાં લંડન ગયા ત્યારે અત્યારના જે શ્રેષ્ઠ સાંઈ બાબા ને એના જે ભક્તો હતા ને તે કહેવા મારે તમને સ્વાઈ બાબાએ સપનાવું કર્યું કે દાદા ભગવાન પછી કરી આવે એટલે આ તો અમારે જાતે કહેવું પડશે કે આ હોઈ શકે એની વર્લ્ડનું અગિયારનું આશ્ચર્ય છે હા બે કલાકમાં મુક્તિ આપે ચિંતાથી મુક્ત બનાવે સંસાર સારો ચાલે એટલે બધા ધર્મ તો શું કરે આમ લઈ જાય ત્યારે ઘર બગાડે ઘર ઘરમાં લઈ જાય ત્યારે બહાર બગડે જે બધી બગડે ને ખબર નથી ધર્મથી બગડે કે નહીં એ ખબર નથી ના પણ ધર્મ પે હે હા ધર્મ પે સી જાય ધર્મ થતો ધ્યાન ના આપે બહુ તમે કેવું લાગે અને ધર્મ ધ્યાન આપે ધર્મ ધ્યાન ના આપે કેવું જગત કેવું અને આ તો વિજ્ઞાન છે બંને આદર્શ જગત એટ આ ટાઈમ બંને અમારી કેટલા કલાક તમે અમારી આજ્ઞા પાસ થાય છે તમે કેટલા કલાક નિરંતર બોલો અમારી આજ્ઞા પાડે એ સંસાર ગમે એ ચલાવી લે એમનો વાંધો છે એનો એનો કોઈ વાંધો ખરો તમે કોઈને આજ્ઞા પાડી છે નકામાં લોકો કિલે બંધાવવાનું છે હું આની ગાય થયું એવું કહીએ આજ્ઞા પાડી એની છે અમારામાં એટલી લાયકાત છે તમારી આજ્ઞા પાડવામાં જેની આજ્ઞા પાડીએ તેને આપણે કરીએ તમને કેમ લાગે બરાબર દાદા બેન પૂછે છે અમારામાં એવી લાયકાત છે કે તમારા તમારી આજ્ઞા પાડી શકીએ અમે આવું પૂછે છે તે તેને લાયકાત જરા ઓછી હોય છે બાકી ના પૂછે તેને લાયકાત હોય છે બિલકુલ ના પૂછો ત્યાં ત્યાં વિચારીએ મને ભેગો થયો એ લાયકાત ભેગું થવાની નથી તમારું બીજી વાર આવ્યો તમારી પાસે હું પહેલી વાર આવ્યો બીજી વાર આવ્યો ભૂપેન્દ્રભાઈ ને ત્યાં કાલે આવેલા ભૂપેન્દ્રભાઈ આ તો ભેગા થયા જો સમજણ પડી તો કામ થાય ભેગા થયા પછી જેવું સમજણ પડે નહીં આવું હોય નહીં આવું દુનિયા બદલવું નહીં એ બધા બધું ગણિત શીખવાયા લોકો આખું બધા ગણિત શીખવાડ્યા કર્યા અને આગળના દાખલા અને આગળ દાખલા અને ત્યારે એ શીખો ના હોય ને આપણને શું શીખવાડે તો નિરંતર આજ્ઞા પાડીએ કાંઈ ચોવીસે કલાક આજ્ઞા પાડે ત્રીસ ચાલીસ હજાર માણસ ચોવીસ કલાક કારણ કે આજ્ઞા પાડે તો બને જ નહીં જોઈ નહીં આજ્ઞા સરદાર જતા માણસની આજ્ઞા કોણ પાડે જગતમાં બધા લોકો કેવા છે ના જતા હોય આજ્ઞા કોઈ કોઈ પાડે નહીં આ તો ત્યાં દેખાવ શું કરે થાય એમ પછી કશું થઈ શકે જ નહીં ને પોસિબલ જ નથી આગળ કરવું એ તમારો લો કેવા ભાઈ હું કરું છું તે કરે છે તેઓ કરે છે એ અમારી લોકની બહાર આ શબ્દો એ બધું ભ્રાંતિ છે એ રિલેટિવ તો જગતની પણ એ જ છે ધર્મો બીજું શું છે મને નુકસાન કરે છે આ એટલે લોકો પેલા નુકસાન કરનાર ન પકડે આ ત્યાગીઓ અમે તમને બદલીએ કેમ તમને નુકસાન કરે બીજા કોઈ નુકસાન હું બીજા એમ શું કહી કોઈ ગિલતી કહે આપ તમે આ શોધો છો કે કોણ ગિલતી છે તમે શોધો છો કે કોણ ગિલતી છે હા લોકોને પેલો ગિલતી દેખાય સમજી છે પૈસા ભારે સાચી સમજવું તેથી જગત ઉભું રહ્યું ગેરસમજ અને અમે ફેક્ટ વસ્તુ બતાવી દઈએ કે તમે ગલતી તો પેલો તો પકડાશે ત્યારે તમે પકડાય તમે પકડાઈ ગયા જે ગુનો કર્યો હતો તેમાં તમે પકડાયા માટે તમે ગુરુજી છો પેલો જયારે છે ત્યારે ગુરુજી જગત આખું ચલાવી છે હું શું ગુનો છે અને કપિલ એ કે ને એટલે ઠંડા જતા લોકોને શું સમજે જે ઠંડા જાય એ માણસો શું સમજે તો ઠંડાસ બંધ થાય ત્યારે ઠંડાસ બંધ થઈ જાય ખાવાનું બંધ થઈ જાય કરવાનું બંધ થઈ જાય ત્યારે સમજે તારા આજ્ઞા પડાય બીજા આજ્ઞા થઈ પડે ધંધા બંધ થયો હોય તો જ આજ્ઞા પડે બંધ કરવું છે એટલે ભૂલો એટલા માટે આપની પાસે આવ્યા ને એટલા માટે જ આવ્યા નિરંતર આજ્ઞા એ રહે કે એક ક્ષણ વાર કોઈ કોઈ ની આજ્ઞા મળે પોતે પોતે એનામાં વર્તન નહીં તમને આજ્ઞા પાડે ભગવાન બધા ઉપરી હશે કે નહીં કોના કોના બધાના ભગવાન ઉપરી ખરા કે બધાના જ ઉપરી માનીએ બધાના જ ઉપરી માનીએ એ ભગવાન મને વસ થઈ ગયો વસ થઈ ગયો એટલે બોસ રહ્યો નથી મારી કારણ મારે ઉપરી કોઈ નથી ઉપરી ક્યાં સુધી રહે જ્યાં સુધી તમને બ્લન્ડર્સ અને મિસ્ટેક છે ત્યાં સુધી મિસ્ટેક અને બ્લન્ડર્સ છે ત્યાં સુધી કોઈ જાતની મિસ્ટેક ભૂલ શું ત્યાં ઉતરી નાખે સમજાય વાત છે ભૂલો ખરી ભૂલો ખરી ને હાજી બધા લડતા ભાગ્ય લડતા એને આમ કેમ કહ્યું અમને કહ્યું આ પરસો પર બધાની પરસો બધાથી પરસો બધા માણસો ભૂલ કરે અમે ભૂલ ગયું તે પૂરે તો અમે આખા જગતના શિષ્ય કેમ બેઠેલા કોના ગુરુ છે આખા જગતના શિષ્ય એનું કોઈના ગુરુ થયા નથી ગુરુ ગુરુ થયું એ બાળકોના માટે એ થઈ ગયા તમારે એવું મસ્તક રહ્યા નથી શિષ્ય થઈ જતો લઘુત્તમ છું લઘુત્તમ થી કોઈ નાનો ભાઈ ખરો જગતના લોકો ગુરુત્તમ થઈ જતા પુરુષોત્તમ આપણે લઘુત્તમ માં છો તમે પરસોત્તમ કોણ છે આ જે દેખાવ ભાગ છે રૂપી ભાગ એ લઘુત્તમ છે જે દેખાતો ભાગ નથી એ ગુરુતમ છે એટલે હું ગુરુતમ છું હું લઘુતમ છું બાય રિલેટિવ પોઈન્ટ લઘુતમ by real point The world is the puzzle itself. બદલ તમને સોલ્વ કરી આપીશ કાલે તમને બદલ ઉભો થયા કરે છે ને તો બદલ સોલ્વ કરે પછી બદલ નહીં ઉભું થાય તો આપણે પણ ઉભા ના થાય પછી સોલ્વ કરવાના છે તો ગાર્ડ હોય તમને પ્રોબ્લેમ નહીં થાય એને થાય હે ગાર્ડ લઈને થાય એને એને ન વાગે એને મારે શું ના એને એને કઈ જરા કાંટો હોય તો વાગી દે અને તે એને નુકસાન નહીં કરે તમારી ઈચ્છા કોઈ દુઃખ દે ના નહીં કરે આપણે શું ભગવાન એને દુઃખ નથી આપતું હા ખરું ખરું તારું દુઃખ આપણે નહીં કરે આપ્યું હશે ઘણાને આપ્યું હશે ખબર નથી આપણને ખબર નથી ઘણાને આપેલું હશે અજાણ અજાણ આપણે માનીએ છીએ કે એને સુખ મળ્યું છે પણ એને એમ દુઃખ થયું મને તમે જાણીને આપેલું ભૂપેન્દ્રભાઈ જ્યાં ભેગા છે ભાઈ નહીં નહીં ત્યાં વિઠ્ઠલભાઈ ત્યારે આવેલા હતા એમની હા બરાબર મુંબઈ અમે દાદા ખ્રિસ્તીભાઈ અમને લાવતો હતો મુંબઈ વરસાદ તૂટી પડ્યો વિઘ્નો આવ્યો ને અવાયું નહીં કાર ચાલે જ નહીં આગળ રસ્તો બંધ થઈ ગયો એટલે દાદાને પાસે જવાય એટલે પાછા વળ્યા નહીં અમે નીકળેલા હું અમે લાવતો હતો દાદા પાસે અહીંયા મળવાનું કીધું હતું શિરેશભાઈ ત્યાં શિરેશભાઈ ને ત્યાં એક બીજા ભાઈ આવેલા ને મારી સાથે તો તેમનો કાગળ હતો કે મારા અનેક પ્રશ્નો દાદાને મળવાથી ઘણો થતા જાય છે દાદા દાદાની તમે ખૂબ સેવા કરજો દાદા મળવાના ક્યાંથી હોય છે ભેગા ક્યાં એટલું બધું પુણે જાગ્યા ત્યારે ભેગા થાય નહીં તો અમેરિકામાં કેટલા વર્ષથી તમે હતા ને હા બોલાયા જ નથી ને એમને બોલાવવા જોઈએ છે એના લીધે ગણી છે પાપ બંધ પુણ્યના લીધે ના કારણે લલિતભાઈ પૂછે છે પુણ્યની પુણ્યનું બંધી પુણ્યને થી ભેગા થયા છે કે પાપા પાપાની બંધી થી દાદા ને ભેગા થયા છે પાપા હોય કાપાનું મોટા મોટા બંગલા છે ગાડીઓ છે નોકરો સારા છે હરેક વસ્તુ ઘરમાં છે તો છતાંય પણ આખો દાડો પૈસાના વિચાર આવે કમાવાના વિચાર આવે એ પાપા થઈ જયારે બાંધા છે ત્યારે પાપ થશે અને ભોગવે પાપ પાપ એ ક્યાંથી થઈ છે આવે ક્યાંથી ભયંકર પાપ એટલે પાપાનું બધું કોણ શું કેટલા અવતારથી બધી પુણ્ય એટલે શું એ બધું સગવડ કરે અને પાછો આત્માને જ પરમાત્માને વિચાર આવે લોકોને કેમ સુખી કરવું એવા વિચાર આવે પૈસા વિચાર વિચાર કરવા એટલે શું આવો પૈસા વિચાર કરવા કે પૈસા કેમ કરી તમારે કેમ કરી ભેગા થાય એવા વિચાર કરવા એનો અર્થ એટલો જ થયો કે આ દુનિયામાં બીજાના કોટા તમારે પહેલો થશે બીજાના પડાવી લેવાની ઈચ્છા થાય બીજાના કોટા તમારો પડાવે બીજાના બધા ભાવ આવે કોટા તો ઉઠેલા જ ભાઈ એમાં તમારે વધારે પડી લેવા માટે ના ઈચ્છા છે તો પછી પડી શકે કે ના પડી શકે શું ખબર ન કરે તો આ દાન જ તો છે ઈચ્છાથી અને હકથી હા એમાં ફેરફરો હે ઈચ્છાથી પડાઈ લેવો અને હકથી લેવું એ બેમાં તફાવત કરો ને ઈચ્છાથી નહીં ભાઈ પૂછે છે ઈચ્છાથી અને હકથી પડાઈ લેવું એ ફેર ખરો એમ ઈચ્છા છે ને હકથી એનો ફેર હા હા એમાં ઈચ્છા કરવાની જરૂર જ ના લક્ષ્મીની ઈચ્છા કરી તે કેટી રોગ બેઠી ગયો લક્ષ્મી ઈચ્છા કરવાની ભાઈ સંસાર ચલાવો કેવી કોણ ચલાવનાર કોઈ છે દુનિયામાં બધા આપી ગયા ચલાવવા ગયા તે ચાલતા ને ચલાવવાનું શું ચાલતા જે ચાલી રહ્યો છે સંસાર એનું ચલાવવાનું ક્યાં રહ્યું ચાલે છે ચાલવા દેવું નિમિત્ત નિમિત્ત છે નિમિત્ત જ છે ખાલી તમે નિમિત્ત જ છો નિમિત્ત ના થવું એટલે શું કરવું ક્યાંનું નિમિત્ત નથી આ ચાલતું જે સંસ્થા ચાલે છે એમાં આપણે નિમિત્ત થયા કોઈ કોઈનું હકથી લઈએ કે ઈચ્છાથી લઈએ કે પડાવી લઈએ એ નિમિત્ત ન થવા માટે શું કરવું ન થવા માટે તો આપણે દુકાન છે જાણે ભાવ ઉડાડી નાખે તમે કથા છો એ દાદા ખાડ નાખે પૈસા ભેગા કરવાની ઈચ્છા આખો દાડો હોય છે તમને બધા જગતના મનુષ્યો એ બધા કરે છે એ બધાની ઈચ્છા ભેગી કરીએ અને એક બાજુ નાણું મૂકીએ શું <laughs> બાવા શું કરે બાવાને મસ્ત શું કરું છું એક મારા જેવા એક લોકો હોય એ એમ કે મારે કઈ ફોન કર્યો આ રૂપિયા પર મારે કામ ના નથી સોનું ગમે એટલું મારે કામ નહીં પછી બાવા હોય ચિંતા કરે બોલો ચિંતા આનું નોકરી કેવી કરે તું ગુજરાત મૂકી દીધું કોને મૂક્યો આ ગુજવાળો ઉભો શક્તિ કોને મૂકી આ લોકો બીજો કોઈ નહીં આ પોતે નહીં પોતે પોતે જ પ્રોજેક્ટ છે તમે તમારા પ્રોજેક્ટ છે એ દઈ તો તમે છે તે પોતે પ્રોજેક્ટ આવું કેમ કર્યું અને ગૂંચવાણો થઈ ગયો તો હવે પેલો કોટા જે હેસલાવ છે એને મુશ્કેલી મૂકી દીધા કોને વિચારની છે ખાલી કેટલી કેટલી ચીજોની ઈચ્છા હોય લક્ષ્મી પછી બીજી એકની લક્ષ્મી પાછળ પડ્યા ચીજ મળે એનું એ જ એનાથી બધું આવે એમ લક્ષ્મી અને લક્ષ્મી મને પૂછે કે દાદા લક્ષ્મી હા મારા વિચારવાથી આવતી છે ના વિચારવાથી તો પાપ બંધાય જ લક્ષ્મી નથી એને કોઈ પૂછતું નથી જેની પાસે લક્ષ્મી નથી એને કોઈ પૂછતું નથી તમારી લક્ષ્મી નથી તે તેનું પણ જુદું છે લક્ષ્મી તમારી પાસે છે તે જુદું તમારી ઈચ્છાથી થઈ ઈચ્છાથી તમે આવતો બહુ બગાડ્યો અને દે બે પગ ને બદલે ચાર પગ છે અને એક પૂછડું વધારે સિંગડા એ એટલે લક્ષ્મી એ તમારા ગયા અવતાર ના પુણ્ય નું ફળ છે શું છે કર્મ નું ફળ પુણ્ય નું પુણ્ય નું ફળ છે પુણ્ય નું ફળ છે જે પુણ્ય તમે લાવ્યું હતું તે એનું ફળ હવે આવ્યું છે તમારે ભોગવવાનું શું કહ્યું એમાં કેટલાક વખત કઈ હવા ખરાબ આવે થોડું ફળ ઓછું વસ્તુ થઈ જાય પણ ફળ તો તમારે વાયેલું મત તમારે શું કહ્યું પણ જેટલું વાયુ તેટલું પછી આખા ગામની આચાર રાખીએ એટલે આ જગત ના પ્રોજેક્ટ તમે જ છો તમારા જાતના બે જાતનો પ્રોજેક્ટ કરી શકે છે જો એને સુખ જોઈતું હોય તો બીજાને સુખ હાથ અને દુઃખ જોયું તો બીજાને દુઃખ હાથ તારે જે જોયું છે એ ગોઠવણી નીકળી દે દુઃખ નાખતો આવે ખરું દુઃખ માગે ને દુઃખ આવે છે ખરું દુઃખ માગે અને દુઃખ આવે ખરું માગવાની જરૂર શું છે પુણ્ય અને પાપના ફળ તમારે જે પુણ્યના ફળ ભોગવી રહ્યા છો તે પુણ્ય શાનાથી ભેગું થાય છે કે તમે બીજાને સુખ આપશો તો એ તમને ક્રેડિટ થશે બીજાને દુઃખ આપો તો ડેબિટ થશે એટલે તમારે જે કરો તેનું ફળ તમે આવવાનું જો સુખ જોયું તો ક્રેડિટ કરાવી દો આ જન્મમાં કે બીજા જન્મમાં આવતા જન્મ તો સુખ જોયું ક્રેડિટ કરાવી દો હા અત્યારે જે સુખ જોઈ રહ્યા છે ત્યાંનું ક્રેડિટ છે અને દુઃખ ભોગવી રહ્યા છે ત્યારે ડેબિટ છે એટલે હવે નરેશભાઈ તમારે રસ્તો કરવો જોઈએ તેને બદલે આ ભાવમાં છે પૈસા ભેગા કરવા ભેગા કરવા પેલું જે કરવાનું રહી જાય છે અને આ ગમે પાપ બોલે છે પૈસા ભેગા કરવા વિચાર જ ના આવે છતાં લોકો ક્યાં પાસે પ્રશ્ન છે દાદા કેટલા અવતારથી અમારે અમારે ભાવના થયા છે મોક્ષની તો આવી રીતે ભેટો થયો કેટલા અવતારોથી અમારી મોક્ષની ભાવના થઈ હશે તો આ અવતારે દાદા સાથે ભેટો થયો સારી ભાવના થઈ છે પણ કેટલા અવતારથી કેટલા નહીં એ પણ જે એક જ અવતારથી થઈ હતા હું ભેગો થયું કેમ કે વધુ અવતારની બહુ જરૂર નથી એ ભાવના સુંદર હોય તો હું ગોઠો થવું કશું ટકવું જોઈએ ટકવું જોઈએ પરદેલા સંતા કે એટલે ભાવના બંધારણ પૂર્વક નીકળી ગયું દાખલ ભેગા થયા અને બે દિવસ દાખલ મુકામ છે હવે કેટલા કલાક મળ્યા અને અડધો કલાક અમદાવાદમાં અમારી પધરમી કરવાની રહેશે તો બાર બાર મને ફેરા જોઈએ કારણ કે ભીડ છે ને એ ભીડ નથી ત્યાં તો ગરાકીની ભીડ છે બહુ ગરાકી આ ગરાકી ઓછી ને જતા દિવસે તો વધશે ને દાદા જતા દિવસે તો વધશે ને જતે દિવસે વધશે ને ગરાકી જતે દિવસે અમદાવાદ જેવું નહીં થઈ જાય સમજી નહીં થઈ જાય અમદાવાદ તો બહુ થી ને મુંબઈમાં ઓછી ભીડ અમદાવાદ બહુ મુંબઈ વસ્તી જાય છે પણ દાદા પાસે જનાર દીવો છે હા અહીં તો બધું આપણે બે દિવસ ફરી મળે ડાક્ટર જુલાઈ જુલાઈની પ્રોમિસ નહીં અત્યારથી કઈ નહીં અને તે તો નતો એક અડધો કલાક એ કહેવાય ને આ પધરામણી તો મારી મુશ્કેલી અમારા પુણ્ય બહુ કરતા હોવા જોઈએ તો મારે છે તે વીટો વાપરો પડે વાપરીએ નહીં વીટો એ બધું જે તમે ચલાવે એ પ્રમાણે વરસાદ પણ તમે સ્પેશિયલી વખાણ ના છો ને અને હું મરેલો છું એટલે મારે વીટો વાપરો પડે ના ત્યાં જવાનું છે એટલે પછી બંધ થઈ જાય બધું અહીં ભેગા થયેલા છે પેલા ગાંઠે જ નહીં ને વૃત્તા રહે છે લાગવત લાગવત એટલે ભાઈ લીધો અહીં જવાનું છે કાલ કાલે લખી જતું એટલે બીજું પૂછે અમારું ચલણ ખરું પણ ના ચલણ ચલણ કેવું ખેતી ભરે પૂછવાનું નહીં તમને જ પૂછી લેવાનું ખેતી ભરે પૂછવાનું તમને પૂછવાનું બરોબર જે પુણ્ય પાપ વેલ્સ છે તેના પછી આ જગત ચાલુ થયું છે તમે પ્રોજેક્ટ છો ના ભગવાન શું કરે છે God is in every creature whether visible or invisible not in creation આપણા સાધુ આપણા સંતો શું કે એ સંભેલી ભગવાન વિષ્ણુ ભગવાન કેબલ ભગવાન વાત ના હમતો ના બોલી હમતો દુકાન કેટલા ભગવાન એ વાત તું જાણતો પછી થંભલામાં ભગવાન ગયા એટલે લાકડાના થાંભલા ભગવાન કે એટલે આપણે લાકડા બાળવા હોય તો આપણે શંકા પડે ભગવાન ભાઈ ચિંતા ઉભારી થાય નહીં હે એટલે હું કહું લાકડા ને કહું ઉધે ઉધે વળ્યું હોય સમજાઈ નાખી પછી બાળ જે ભાઈ એમાં ભગવાન નથી આ ઉભો માં ભગવાન એટલે નોટ ઇન ક્રિએશન એટલા માટે હું કહું છું નોટ ઇન ક્રિએશન લોકો બાકી મારી સાથે કેસે જ બાકી માર્યો રાઈટ રાઈટ સ્ટેટમાં હોવું એટલે આ જે વેરીઝ એન્ડ ડેબિટના આધારે એના પાઠ પાઠ પડી ગયા કે ભાઈ બહુ ડેબિટ છે તો શું કરવું કે છે ડેબિટ આ માણસે દીધું છે તો ક્યાં કયા સ્ટેજમાં મૂકવો એમ તારે કે નર્ક ગતિમાં મૂકવો જબરજસ્ત નર્ક ગતિમાં એટલે કાયમનું સુખ કાયમનું દુઃખ આખી જિંદગી કાયમ દુઃખ એક સર્વ સુખ સહિત પીડાય કારણ કે એના કરતા ડેમેજ ઓછું છે આનું તો ક્યાં મૂકો કારણ કે મનુષ્ય સિવાય બીજા જે જીવો દેખાય છે ત્યાં એમ મૂકવાના તે સત્ય મધુરીનું દુઃખ સત્ય મધુરી દુઃખ બીજું તો થોડું ઘણું સુખ ખરું આ જાણવા વડે બધામાં અને પછી એના કરતાં વધારે થોડું પુણ્ય થોડું પાપ થોડું છે ડેરી થોડું છે પુણ્ય થોડું વધારે છે તો ત્યાં કે મનુષ્ય મારવા દે બરાબર ને એટલે પુણ્ય પાપ બહુ અહીં ભોગવે અને એટલું ડેરી તો દેવ લોકો ભોગવે છે કેટલીક વાર તો મોટા હાઈ લેવલ માણસો છે હાઈ લેવલ હાઈ રેન્કના તે ભોગવે છે અને દેવો ભોગવે છે તો દેવો એટલે જ જાય છે નો ડાયરેક્ટ એટલે દેવો ઉપર નજર ગજ છે નજર કહેવાય આ સારી ગજ છે અને આપણા શહેરની સખ્ત બધી છે અને પેલી આ જીવન પરમાનન્ટ આ ચાર પ્રકારની જેલો અને ચેલોમાં ન રહેવું હોય તેને હું કહું છું ભાવ છે નહીં ખરેખર વાત સાચી નથી માટે તૂટી જાય તો થઈ ગયું હું કોણ છે જાણે તૂટ્યો એ પાંચમી ગતિ મોક્ષ થાય ક્રેડિટ ડેબિટ ના થવું જોઈએ ક્રેડિટ જે તો હજી વાપરી વાપરવા ડેબિટ જે છે તો હજી વાપરવા પણ ક્રેડિટ ડેબિટને ખાતા પૂરા થઈ જાય મોક્ષ આ પાંચ ગતિ આ આ શાસ્ત્ર નો સાર આ ફેક્ટ વસ્તુ હોય અને કેવી છે તે તમારે લૌકિક વસ્તુ હોય લૌકિક ગોળી પ્રિય છે ને એ બધું એક એક ભાર મૂવો નથી આવું બધું કરવાનું પણ એ અમે બહાર બોલીએ ત્યારે ગોળી પ્રિય બોલીએ કારણ હા એનું એમને માથે જોઈએ કંઈક આવી બીક ભય ના હોય ને ત્યાં ઉદય સુધારે અને જેને વાસ્તિક જાણવું હોય કે જે તત્વથી તપસ્યા કઈ ગોડ ઇઝ નોટ એટલે તારા માટે બોસ નથી તું આવે તૈયાર થઈ જા બોસ હોય તો મનમાં એમ થાય કે પણ ડિપેન્ડન્ટ તો રહે ને ભગવાનના તો પૂરેપૂરું શાંતિ ના સંતોષ ના થાય તું કોઈને ડિપેન્ડન્ટ નથી ફૂલ્લી ઇન્ડિપેન્ડન્ટ અને ફૂલ્લી ઇન્ડિપેન્ડન્ટ હું ભોગવું છું એ અને એ તમે પણ એ સ્ટેજ ડિપેન્ડન્ટ સારું કે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ હા સાહેબ બોલો ઇન્ડિપેન્ડન્ટ છે કેવું ભોગવું થોડું ઘણું ને ઇન્ડિપેન્ડન્ટ મારું છોકરાનું હતું સારો જરૂર છે આપની આજ્ઞા મગન જેવા મને મળે આ લોકો ને જવું છે દાદા ચરણ વિધિ કરવી છે આ લોકો ને જવું હા તું મનમાં હારા ખરા વિચાર આવતા જોયા કરો હારા વિચાર આવતા જોયા કરો હસમુખભાઈ મને એડજસ્ટ થશે તેને મેં મન થોડું આજુબાજુ કરી ચાલ્યા કરે ગાડી તમારે નહી જોવાનું તમારે મન ને સંબંધ ના રહ્યો આવશે ને હા અહીંયા અમેરિકામાં ડેનવર સંતોષકારક દાદા ઇંગ્લિશની બીજી પાછી છાપવાની તો જણાવજો ઇંગ્લિશની બીજી છાપવાની હોય તો જણાવજો મેં બંધ કરાવી તમને તો જરૂર હશે છપાડાવીશું નકામાં પૈસા પાણી કરી શું કામ તો ના ના પણ ઓછી હોય તો બરોબર છે આંખ ફૂટી જાય ફૂટી પડે ત્યારે અસ્તિત્વ ના રહેતા શું થાય ગુસ્સાઈ ખપાઈ નહીં જવાનું આપણે તો ચાલ્યું એટલે ફોરેનમાં કોઈ મુસ્લિમ બધા મુસ્લિમોમાં છે બીજામાં છે બીજામાં ચાલમાં આવશે કે વેરી સમથિંગ ડાક્ટરે કહ્યું કે મારે જે ઇન્જેક્શન જોઈએ તેથી આ બન્યું દાદા આશીર્વાદ આપો કે બીજા હવે ખપાવ્યા જ કરીએ કોઈ વસ્તુ સાચી નથી હા આપણે વિચાર વિચાર ખાવા માટે દાડા દાડા નીકળ્યા આપડા શાંતિ માટે બીજા આડે રસ્તે ના જાય માં ઊંધે રસ્તે ના જાય એમાં ગુંજે અને બુદ્ધિ ને એટલે કર્યા વધારે કૃષ્ણ ભગવાન શું કહ્યું કે વેદાંત ત્રિગુણાત્મક છે એનું કામ નહીં થાય છે તેથી ગીતા કહીએ વિતરાગ થાવ ભાઈ નિર્ભયતા અને આ બધા પક્ષપાત છે પણ વાત મળતી આવે પણ એક શબ્દ વિરોધાભાસ હોય તે નુકસાનકારક છે કારણ કે નકલ કરેલી વાત કેટલા દાડા સાચી હોય કોમની કાંઈ ભૂલ ખાસ થઈ જાય ને જોકે એમને તો આને તો હિમાનંદ સારું કર્યું કે પેલા જે અઘરું હતું હાર્ડ હતું તેને જરા સરળ કરી દીધું ઇંગ્લિશ એનો ચાર્જ નથી કરી દીધું હા ખોટું નથી કર્યું અને આ લોકોને જો ટાઈમ તો સારા થઈ જાય બાકી એમાં ધર્મ જેવી વસ્તુ નથી આત્મધર્મ જેવી વસ્તુ નથી સારું કરો એ ધર્મ છે ખોટું કરો અને સારું કરો દાદા એમાં એ બે સ્ટેજ કે છે પહેલા એ કરવાનું ખોટું છોડીને સાચું સારું કરવાનું અને પછી સારા ખોટા બે માંથી પર જવાનું હા એવું વાત કરે છે શાસ્ત્રો બધું બધું લખવું પડે બોલવું પડે ને ખબર ને પણ સારું ખોટું થતું નથી પર જવું પર જવાનું એવું લખવું એ જોખમ છે પર કેવી રીતે જવાય એ હોવું જોઈએ તેનું જ્ઞાન હોવું જોઈએ પર જવાનું અર્થ જ નહીં આપણે લોકોને કઈ ગીતાતા ગોતા છીએ પર જવાનું છે એવું કહીએ છીએ એનો અર્થ યુનિલેસ વાત કરવાનો કેવી રીતે જવાય તે દેખાડે એવું એનું નામ જ્ઞાન છે દાદા એમની રીત હોય છે કે શાંતિથી બેસો નિધિ ધ્યાન કરો અને પછી મેડિટેશન કરો કે હું આત્મા છું હું આત્મા મેડિટેશન નિધિ ધ્યાન કરવા જેવો માણસ જ ક્યાં છે ઘણો નિધિ ધ્યાન કરશે એટલે ઘણો નિધિ ધ્યાન કરવાનું અહંકાર રહિત માણસ છે ત્યાં નિધિ ધ્યાન થાય કોણ નિધિ ધ્યાન કરશે એ બધા એનો લોકો કશું ફાયદો નહીં થતો આખો ટાઈમ બગડે બગડતો નથી ફક્ત ટાઈમ હે લીપ થતો નથી લક્ષ્મી જતો રહે છે વધારે બુદ્ધિ વધારે નુકસાન થાય છે બુદ્ધિ સવાલ પછી દાદા એ કે છે કે છેલ્લે તો બુદ્ધિ મૂકી દેવાની છે પણ ત્યાં સુધી પહોંચવા માટે તો બુદ્ધિ જોઈએ ને હા એ પણ સાચો આ બધું લખેલું છે પછી જે બુદ્ધિ મૂકી એ જ્ઞાન અમને દેખાડો છે જ્ઞાન તેનું નામ કહેવાય